તો પછી જેને જ્ઞાની નથી મળ્યા એ કોની બિલકુલ ભક્તિ કરે ને શું કરે કોણ કરે કોને પકડે કોને મળે કિશન ભક્તિ કરતો કિશન ભક્તિ કરે મારા છે જે લોકો Thank you. વ્યવહાર છે પણ લોકોને કેમ સમજાય મોક્ષ ના હોય અને વ્યવહાર વગર ના વ્યવહાર રહી ગયો ખરો પણ રવા વગરની ચહેરી ના શકે ઊંચાઈ લાગ્યા એ વાગે રહ્યા દૈવી ના નથી

ઉચિત અને શુદ્ધ ઉચિત ની શરૂઆત થાય ઉચિત તેને કોઈ ગાળા જેવો નહીં કોઈ ગાળો પડશે આપણા તો પણ વ્યવહાર ઉચિત છે ગાળો ભાંડે આપણે ઉચિત વ્યવહાર ની વ્યાખ્યા કરી કે કોઈ ખોડ ના કાઢે અને આ બીજી બાજુ કહ્યું કે ઉચિત વ્યવહાર એટલે કોઈ ગાળો ભળે તો એ ઉચિત વ્યવહાર કહેવાય કારણ છે રાગદેશ આપડે ત્યાં એક છે આપડે ત્યાં એક છે ને કે વોટમાં નથી એટલે હાચું નથી આપડે ત્યાં એ પ્રમાણે ચાલે છે ને એમ કે પણ દાદા ઉચિત ની જે ભૂમિકા કીધી તમે ઉચિત ની પણ એમાં તમે શુદ્ધ ની વાત કરી છે કેવો હોય પેલા એ શુદ્ધ કેવો હોય પરફેક્ટ માત્ર નુકસાન ના થાય મનથી નુકસાન નહીં મનથી નુકસાન તો તમે નહીં કરતા પણ શબ્દ ક્રિયા દેહથી નુકસાન ન કરે તમે જે કહો છો તમારો લગભગ શુદ્ધ એ તેનો પ્રભાવ શું તું કહે ને ચાર યુનિટ બરાબર પણ એવો જોવા નથી મળતો દાદા એવું આમ જોવા નથી મળતું રોજે રોજ માં કઈ થોડુંક ખામી હોય એવું દેખાતું નથી એમ કે છે કે ચાર ડિગ્રી ઓછો તમે વ્યવહાર કર્યો ને સુધી વ્યવહારમાં તો કે એમ કે ખામી કોઈ દેખાતી નથી આપની હા એ જાણે કીધું કે તમે અડધો કલાક આવો એમાં તમને હું અડધો <laughs> <laughs> એવું ના હોય એ નહી દાદા કઈ સૂક્ષ્મ વાત છે દાદા આવી સ્થુલ વાત નથી આપી એ બહુ અમને સૂક્ષ્મ વાત ની વાત સૂક્ષ્મ વાત છે એમ કે મારી ગયા એટલે એમનો બોધ ના થાય તો સમજાય વજન પડે આમાં અવરો સુધી લીધે શું તો થાય થઈ ગયો અનુકૂળ આવે તમે જજો તો મને કહી તમે મારી નાખો નથી તમે મારી નાખો તો નથી એટલે અમે દીકરી હોય સંસ્થામાં ગોધ્યા દે છે ને ત્યારે ઇસ્ત્રી કરાવે છે લાગો હા તો બહુ વળી રહ્યા વાણી ગાડી કચે નાચી જતા નથી નાચી જતા નથી મોક્ષ ની પડી છે માટે નથી નાહી જતા એમ મોક્ષ ની પડી છે એની સમજણ ની વાત એમને કશું મારા તરફ કોઈ પણ જાતની ઈચ્છા નથી કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તેના માટે છે ચિંતિત માટે મને ઈચ્છા હોય અને તમારું હિત આપું એની પાસે કરુણા નથી બોલ્યા કોઈ આગળ કોઈ જીવની ઈચ્છા છે આ દેહની ઈચ્છા રાખેલી કરુણા જ ધરતી આપણને નવરાતો કામ લાગ્યો કહેવાય સમજ એવા લોકો વગેરે દેશું કરતો ના તારી ભૂલ દેખાય જગત શું કરે કરાય એટલા જ માટે પેલો શબ્દ વાપરે ને કરુણા સાગર કરુણા સિંધુ અને એક પક્ષી થયું દાદા એક પક્ષી થયું એ સેવા કરતો હોય એને તો ઘણી આશા હોય તમારે એમાં કઈ ન હોય કરુણા કહેવાય એટલે આપણો વ્યવહાર ઉચિત વ્યવહાર થી થાય છે અને શુદ્ધ વ્યવહાર શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર જેટલો વ્યવહાર શુદ્ધ થયો એટલું શુદ્ધ નિશ્ચય તમારી પાસે થાય પ્રગટ થઈ શકે સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર નીચે તો શુદ્ધ જ છે તમને લાભ નહીં મળે એટલે તમે વ્યવહાર રીતે કરજો એટલો લાભ તમને સરસ બધા કેવળ જ્ઞાનીઓનો શુદ્ધ વ્યવહાર શુદ્ધ નિશ્ચય કેવો હોય કેવળ જ્ઞાનીઓનો શુદ્ધ વ્યવહાર કેવળ જ્ઞાન તે શુદ્ધ વ્યવહાર હોય હા અમારો થોડો અધૂપ છે તે કેવળ જ્ઞાન નહીં હોય પછી આ ગાલવે ના હોય આ ખટપટ કહેવાય જોડવા તને હિત જોવું છે ખટપટ કહેવાય તેવું તો ભાગ્યું નથી એટલે પાર્થનાથી બતાવ્યું પાર્થના પાર્થના ભગવાન ત્યાર ઉપરથી નામનો દેવતા થયેલો દેવ અહીં ભરી જઈ પાર્થના જોડે જોડે ભરી અને દેવ દેવ રેવ થયો તે આમ એરોપ્લેન લઈને જતો છે એને આ પાર્કનાથ છે તે ઉપરથી શું ઉડાડ્યા ધૂળ ઉડાડી રેતી ઉડાડી ઉપસર્ગ બહુ કર્યા બધી રંગ ચડતા નથી મારે પાણી વરાત પડાયો તે વરાત છે એટલે પછી એમની પર જે પ્રેમ વાળો હતો દેવ જે દેવ એના રાગ હતો તે દેવનો એનો આટક ધ્રુજ્યું એટલે ખબર પડી કે જોયું કે આ શું છે આ પાર્ટનર સુગંધ ઉત્તર થઈ રહ્યા છે તમે અને કમર થી ઊંચું હું છે તેની પર છતરી દઉં હાથ થઈ આપનો પક્ષ લઈએ અને પેલા પર કરો પેલા પર કરો ના તો આનો પક્ષ લઈએ અને પેલા ગોળ અક્ષર કરે છે આ આટલું બધું જબરજસ્ત પોતાનું રક્ષણ કરે છે છતાં એ સેટ પણ કેટલી માત્ર નથી તો કેટલી માત્ર છે એટલે સેવા વિતરા આ બે બાવો મહારાજ હતો બાવો આ જોગતા હોય ને જોગતા બધું લાકડું બેઠેલો ગુણી ગુણી કરી દીપીઓ ઉભા કરે લોકો બરાબર આપતી જે તે કર્યા કરે રાત બધા આપના રાજા એ પોતે તમારી જતા લોકોએ કહ્યું જે સાધન હશે ને એક તો યાર ગયા લાગ્યું લાગુ ભાગે કેવું બન્યું લાકડું પથ્થર લાવું એ બધું મેં હાફ ને હાફ છે દેવ મૈયા મુજાયા કરે એવો દીકરા આપને એટલે આવીને અમને ધક્કો આવ્યો તમે શું કરો છો તમારા દેખાતા નહીં તું રાજા હોતા તો જાય બાવા ઉપર કોઈ જીને શા માટે મારવાનો પ્રયત્ન કરો છો हमको कोई बात नहीं लगता है हमको तुम क्या समझे अंदर से जी हमें वाले करो कोई खाते हैं कोई ना तो हाथ मरी गई तो थोड़ा पकड़ा था दूसरा से

ના ના તો એટલે પછી યાર બોલી જશે તો ન્યાય ના મારે કેમ પૈસા મારા ન્યાય ના ભેલે ન્યાય ના હોય કોઈ ના શુભ વ્યવહાર હોય વ્યવહાર શુભ છે એવું શુભ આત્મા સાથે 这边好。 કીર્તન કરો નો પ્રભાવ કોઈ ના પડતો હોય રાજા હતા મહાવીર ને જયારે કિલ્લા માર્યા કિલ્લા ને પેલો હિંમત ચાલે તે પીડા વાગ્યા તેવા થાય થવાના હતા નામ થયા પછી તીર્થકર ગણાય અને રાજા પણ નતા પછી પછી તીર્થ પાંચ કોઈ રાહત હોય અંદર જે દુઃખ થાય અંદર આપણને પરિસર કહેવાય આપડે ના કરો એને થવું જોઈએ પરિસર આપડે ના થવું એને મને એમ થયું બાજે પાટા નથી આપણને ના માર આપણે નીકળું નિરાશ વાય નહીં જોયું એના મનમાં ઉપાડી થયા કે બાજે પાટા ભક્તિ કરતા ભક્તિ કરતા હતા ને તો પછી એ લોકો આવડા મોટા માણસો ને એમ ના હોજું કે અમે આ દાસ્ય ભક્તિ કરીએ છીએ એના બધા કીર્તન ભક્તિ કરવી જોઈએ એમ કે આટલા મોટા ભક્તો એમ ના થયું કે આપણે આ દાસ્ય ભક્તિ કરીએ એના બદલે કીર્તન ભક્તિ કરીએ કૃષ્ણ ભગવાન ની કેમ ના બોલ નાખ્યો પોતાને ખબર હોય ખરી કે આપડે આમ બહુ કુદે શું ખોટું આ સામાન્ય માણસોને ખબર છે કે કીર્તન ભક્તિ ઊંચા ઊંચી એમને કેમ ના ખબર પડી કદાચ સામાન્ય મનુષ્યો જાણે છે કે ઊંચા ઊંચી કીર્તન ભક્તિ તો એ લોકો એટલું નહીં સમજાવે પ્રશ્ન પૂછવો પડે સામાન્ય માં સામાન્ય મનુષ્ય જાણે છે કે કીર્તન ભક્તિ ઊંચામાં ઊંચી તો એમને નહીં ખબર પડી હોય ખબર આપણને હું ખબર હતી ના બહુ જ ઉત્તમ બહુ જ ઉત્તમ દાખલો આ દાખલો બહુ જ ઉત્તમ પુરુષ થયા પછી પુરુષ હા પુરુષ બસો થયા થઈ ગયા વ્યવહારના ઉચિત શુભ અને શુદ્ધ ઉચિત શુભ અને શુદ્ધ આપણા શુદ્ધ વ્યવહાર કહેવાય પણ શુદ્ધ વ્યવહાર દેખામાં નથી દેખાતો તો બધી ઉચિત થઈ ઉચિત બહાર હોય ઉચિત તો જે હા ચીડાવાના પણ નિરૂબેન એમ કે છે કે અશુભ વ્યવહાર એ શું અશુભ વ્યવહાર શુભ ની સામે અશુભ અશુભ અશુભ ગઝલ આવી જાય છે બહાર ગાળ મળે અશુદ્ધ વ્યવહાર છે અશુદ્ધ વ્યવહાર અંદર શુભ અને અશુદ્ધ વ્યવહાર આવી છે અશુદ્ધ વ્યવહાર ની અંદર શુભ અને અશુભ બંને વ્યવહાર આવે અશુદ્ધ વ્યવહાર અશુભ એ બંને અશુદ્ધ વ્યવહાર માં ગણાય ના બહુ માં હાથ ની નાખી દેવામાં તો દૂધ નાખ્યું નાખી દે હજુ પાપી થઈ વાર પૂછાય થાય હજુ પાપી અને શું કોણ 我的爸比我的公仔仔，啊，就是那个铁罐子。 જ્ઞાનશીલ ભક્તો પહેલા ને તે અમુક ગણતરી બધા બધા ધીરો છે કવિઓ છે નરસિંહ છે વિચારશીલ બધા લક્ષ્મણ બહુ સારા ભક્તો છે રામદેવ ને જ્ઞાનદેવ ને બધા

આ છે આપડો આપડો પુત્ર છે પૂછો બધા બે પૂછો બસ શુદ્ધ વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય ઉભો રહ્યો છે બેઝમેન્ટ ના હોત ને શુદ્ધ નિશ્ચય જે કહે છે ને ચલો પ્રાપ્ત કરે છે તો કઈ ઘણી કોઈ બેઠો આત્મા એ મને કે જવા નથી જવા જરૂર છે આપણે કઈ આત્મા ગયો જરા નથી ત્યાં આપવાના જવાની કઈ જરૂર નથી ઉપાદાન જરૂર છે નિમિત્ત ની જરૂર નથી કરાવે ના ક્યાં બોલતા હવે જવા રાખો ડિસ્ચાર્જ વસ્તુ કહીએ આપડે વ્યવહાર વસ્તુને ડિસ્ચાર્જ કહી તો પછી એનું બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો રહ્યો એ કેવી રીતે બની શકે છે આપડે જે વ્યવહાર છે એ તો ડિસ્ચાર્જ કહેવાય ને તો એના બેઝમેન્ટ ઉપર નિશ્ચય કેવી રીતે બેસી શકે ડિસ્ચાર્જ વ્યવહાર થયો તેમાં નિશ્ચય શુદ્ધ નિશ્ચય કેવી રીતના રહે આ છે તો હજી આ છે હજી દે હજી દે નહીં હોય તપસ્યા એની જરૂર નથી જ્યાં વિચાર કરવો છે ત્યાં સુધી આત્મા ભેદ જોયા કરશે પછી તેને આખી જગત ને જોયા કરવાની કર્મ ખબર ક્યારે એની પર જોડે જ રહેતા ચાલો એટલે વ્યવહાર ને જોવો એનું નામ શુદ્ધ નિશ્ચય એ તો બહારના લોકો ની વાત થઈ એ તો બહારના લોકો ની વાત થઈ એટલે વ્યવહાર ને વ્યવહાર છે ને વિમનભાઈ પૂછે છે વ્યવહાર ક્યાંથી બધા આકરા છે જે કર્મ હશે બાકી હશે મોક્ષ રહ્યા છે પેલા વિચાર તો પૂર્ણ એ પ્રશ્ન શું થયો ચિમનભાઈ નો પ્રશ્ન છે કે આ જે વ્યવહાર જે છે સારો સારો વ્યવહાર જે કહો છો તો એ નિશ્ચય માંથી જન્મે છે ને ના નિશ્ચય જન્મ નિશ્ચય વધારે કહેવાય